ધ્યાન પછી વળતા નથી પછી ધ્યાન કર્યા પછી બહિર્મુખ થયા એટલે પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા એટલે પછી પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા છૂટકો નહીં હા બહિર્મુખ જ છે એટલે કાયમ ના જે અંતર્મુખ થયા એનું કલ્યાણ થઈ જાય એનું કલ્યાણ એટલે એવા અભ્યાસ વગર એ તો જયારે એનું કામનું નહીં ને યોગની પ્રક્રિયાથી ચમત્કારો થાય છે એમ પ્રશ્ન પૂછે છે તો આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે આ લોકોએ ભ્રમાવે છે લોકોને એની ગેરંટી કહું છું ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે ફક્ત ચમત્કાર કોને કહે છે આપણા લોકો જે પોતે જે જે વિજ્ઞાન પોતે જાણતો નથી એ પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે એટલે ભડકે આવું કેમ કરી થયું આ તમે સમજ પડી ને એટલે આ વિજ્ઞાન નહીં જાણવાથી આ લોકો ચમત્કાર કરી ફસાવે છે લોકોને અને બીજું આ જ કરે છે વિજ્ઞાન ના હોય તો આ ચાલાકી પણ એ બધું આવું ચાલાકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે હિન્દુસ્તાન નું તું અનાજ સપ્લાય કરીને બધું બહુ થઈ ગયું તો રાખોડી કરે લેખ છે ચમત્કાર મારે થાય કેવી રીતે આ તો અમારું અમારું યશ નામ કર્મ છે શું છે એટલે તમને અડે એટલે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવાનો માટે યશ નામ કર્મ છે ચમત્કાર નથી ચમત્કાર બાવાઓ કરે બાવાઓ ખાલી દેખાવ પૈસા પૈ કમાવા માટે કશું એટલે ભગવાને શું કહેલું કે સૂર્યનારાયણ કોઈ તમને હાથમાં સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણને અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે હું લાવ્યો તો તમારે એને શું કહેવું જોઈએ તો ભાઈ તને શું દુઃખ હતું તું સૂર્યનારાયણ હલાયા ત્યાં તું દુખ્યો છું શું કેવું છે આપણે દુખ્યો માણસ બીજાને હલાવે તું દુખ્યો છું માટે સૂર્યનારાયણ હલાવે તારે કશું જોઈએ છે કોણ તો માનની ભૂખ છે કે કોણ તો વિષયની ભૂખ છે કઈ ભૂખ છે ભિખારો માણસ આવું કરે દુખ્યો માણસ આવું કેમ કરે ચમત્કાર કરે સુખ્યો માણસ ચમત્કાર કેમ કરીને કરે દુખ્યા માણસ ચમત્કાર કરે કોણ કરે છે તમારી પાસે સુખ પડાવી લેવા માટે તમારા ડબડાવા માટે જીણાભાઈ ચમત્કાર હોય છે કે નહીં માં કારણ કે કૃષ્ણ ભગવાન જેવા નરનો નારાયણ જે સ્વરૂપ જેને જેને ત્રેપન ત્રેસઠ સલાકા પુરુષ નો સલાકા પુરુષ કહેવાય વાસુદેવ નારાયણ કહેવાય તે આમ સુઈ ગયા હતા તે ચીરા વાગ્યું તે પાણી પાણી કરતા ગયા શું કહ્યું તીરનું ઝેર ચડ્યું ગરમી ઉત્પન્ન થઈ પાણી તો ચમત્કાર તો બહાર વગર ના પાસે હતા ચમત્કાર હોય ને લોકોને ભમાવાની બાજી છે બીજું શું કે છે ભાઈ જો શક્ય હોય તો વિતરાકની કર્મ ફીરું સુધી નબળી ના થાય નબળી થઈ જાય જો એ સાચું હોય ને તો કર્મ ફીરું છે બધા ખોટા પડે સમજે ને એટલે વિતરાગો સાચા છે વિતરાગો બહાર કોઈ એમને ખોરાક થાય છે એમ છે નહીં સમજ પડે બીજું કોઈ પૂછવું જ આવે જીણાભાઈ કે છે કે આપણે આ માણસ જે છે બાળક જન્મે છે એ મોટો ચમત્કાર છે અને દાંત આવે છે મોટો ચમત્કાર છે બાળક જન્મે છે એક મોટો ચમત્કાર છે અને દાંત આવે છે એ મોટો ચમત્કાર છે હા તેવા તેવા ચમત્કાર છે બાળક જન્મ્યો માતાના પેટમાંથી બાળક જન્મે છે આંખો સાથે આખા બોડી સાથે હસતો રમતો એક બાળક જન્મે છે તે ચમત્કાર જેવો તેવો નથી અને એ ચમત્કાર થયા પછી મેં એક જણે પૂછ્યું કે ભાઈ આ દોંત પેટમાં કેમ ના ભૂલ કઈ ભૂલી ભૂલી ગયા પેટમાં મૂકવામાં શું ભૂલ થયા કે બહાર આવ્યા પછી દાંત આવ્યા આ દોંત છે ને એ કે છે ચમત્કાર છે શું ચમત્કાર છે તમને કહું તાર મારા જેવો પૂછે હે ભગવાન અમે ગાડી પુરુષ પૂછી શકીએ કે ભાઈ આની ભાઈ તમારે તમે આને પેટમાં હતો તો તેને દોત મૂકવા તને વળી પાછું આ બહાર પછી આ દેઢ વજન તો શું રાખ્યો આ નાક મૂક્યું વાંખ મૂકી બધું તૈયારી થાય દોટ મૂકીને મોકલ્યો હોત તો શું બગડી જાત તમને સમજાવ્યું ને એટલે દાંત એ ચમત્કાર છે જાતનો ત્યાં કે સાથી ના મૂક્યા ત્યાં કે જો દોટ હોત તો એની માતાને બધું બદલે તમને સમજાયું ધાવતી વખતે એટલે તો માતા ધવડાવે નહીં એનો દાડો વહે નહીં કેટલી કુદરતની કરામત કેટલી સુંદર છે કુદરતની તમને આપણે સમજાયું આ કુદરતની કરામત કેટલી સુંદર છે કે બાળક ખાતું થાય ત્યાર પછી દોત ઉત્પન્ન થાય છે ત્યાં સુધી દોત ઉત્પન્ન થતા નથી નહીં તો બચકું જોઈ લે ને જો પહેલે દોત હોત ને તો ધારા ધાવી શકાય નહીં દોત થી ધાવી શકાય નહીં દોત હોય ત્યારે એમ જે છે કે આપણે ચમત્કારમાં જીવીએ છીએ એટલે એમનું એમનું એવું કેવું છે જીનાભાઈ નું આપણે આટલા હા મફત જોઈએ છે એ મફત જોઈએ છે એટલા માટે આ ચમત્કાર છે લોકોને મફત જોઈએ છે એટલે બધા ચમત્કાર હા પૂજ્ય દાદા આપના ચરણમાં મારા કોટી કોટી વંદન નમ્રતાપૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુએ આજથી સાડા પાંચ વર્ષ પહેલા તેમની કૃપા વરસાવી મારી કુંડલીની શક્તિ જાગૃત કરેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થયેલી પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું જ પીડી રહ્યું છે કૃપા કરીને ઉગાડશો શું કે છે કોણ છે ભાઈ આને છેડ સાઈડ કરીશું તમે કહ્યું કૃપા કરીને ઉગાડશો એટલે ઉગાડીશું પણ આ જે તમારી ભૂલ થઈ શી ભૂલ થઈ તે તમને કહું જે તમને આ કુંડલીની શક્તિ એ હટિયોગ પ્રવૃત્તિ છે કેવી છે હઠયોગ હઠયોગ આપણે સમજાવી વાત ના કરી તે કુંડલીની શક્તિ જાગૃતિ કરી એ શું છે એ રાજયોગ નથી હઠયોગ છે હઠયોગ અને હઠયોગથી હઠયોગ કોના જેવી વસ્તુ છે કે એક માણસ દુઃખી હોય અને એને એની પાસે પાંચ વીઘા જમીન હોય તો એને નોકરીએ નહીં વગાડતો બીજો રસ્તો હું દેખાડું ખબર પડી ને કે તું આ જમીન વેચીને તું ખા વાર પછી અમને જોઈ લઈશું એટલે એના જેવું એને એને ખવડાવ્યું હવે આવે ખસી ગયો આ જમીન તો ખરાબ થઈ ગઈ હતી તે ખાય બપરી ખાધું એટલે આ મન એનું ભયંકર આફતે ચડ્યું છે શું થયું આ બધી ફસામણો હોય છે કેવી એ આનંદિક અનુભવ થતા નથી એ તમને આજે પાછલું જે પાછળનું જે સુખ છે તે આજે તમને ખવડાવે છે અને પછી નાદારી નીકળે ના નીકળે ઘટી ગયું ઓગણીસો ને ઇઠ્યાસી ની સાલમાં કાળ પડવાનો હોય કાળ પડવાનો હોય તે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો શું તો નો કાળ હાથ પડ્યો તો તેદારે હારો ભરાશે પણ એકલું એક જ રહેવાનું ને આમ બીજું ફેરફાર કશું થઈ શકે નહીં માણસથી માટે આ ડાક્ટરો ડાક્ટરો શું કરે છે તમારી જે શક્તિઓ છે ને તે આજ આજ પ્રગટ કરે છે અને પછી આ બે વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે એમાં ફાયદો નહીં બને ત્યાં સુધી એ શક્તિઓ પ્રગટ નહીં કરવી ના બને ન છૂટકો થાય કે બેઠક થઈ ગયું હોય તો જ કરવી પડે રોજ રોજ આવું ન કરવું જોઈએ તમને આ રસ્તો કરી આપીશું અહીંયા આવજો સમજ ને આપડે પેલું લાયા ચોપડી મૂક્યો ક્યાં હોય તો તેનો સાક્ષાત્કાર થાય કે છે શું કે છે ચંદુલાલ શેઠ હોય આખા ગામના શેઠ હોય આખા ગામનો બહુ વહીવટ સારો કરે અને બધાને જોડે લાગણી વાળા દરેક ને જોડે અપ્લાયિંગ ના હોય એટલે આખા ગામમાં ખૂબ સારા ગણાય છે પણ રાત્રે દરરોજ આઠ વાગ્યા પછી બહાર નીકળે નહીં અને ત્યાં બ્રાન્ડી લે શું કરે આ બ્રાન્ડી કેળા વધારે પી ગયા એટલે પછી ચંદુલાલ ચંદુલાલ રહે ખરા શું થાય ભાન ભૂલી જાય ભાન ભૂલી જાય એટલે શું કે હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું કે એટલે આપડે ના સમજીએ કે ચંદુલાલ નો છતાં પ્રેસિડેન્ટ થઈ બેઠા છે તો સમજે ને તો એ પ્રેસિડેન્ટ બોલે તે કે ચંદુલાલ જુદા છે કેમ એક જ છે એવું રીતે આ આત્મા અને આપણે એક જ છે સમજ ને હા બધા ભાન ભૂલી ગયા છે એવી સમજણ કેળવવાની ને હા એ એ સાક્ષાત્કાર એ સાક્ષાત્કાર તો થાય પોતે પોતે જ એવું ખબર પડે એવું ભાન થાય કે અમે અમે કરી આપીએ તમને બધા ખબર ને એમને થાય નહીં પણ પોતે પોતાનું જ ભાન કરવાનું આ બે ભાન ભાન ઉડી ગયું છે એમને સુધો છે એનો એ જ છે આ શું લાવતું છે તબિયત કેમ રહે છે હમણે વાતો બધી મોક્ષ માં કેવી રીતે જવાય શું છે છૂટવાની વાત હોય બીજા બીજા લોકો છે કે ઝીણા બી છે કવિ કેવાય જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ નૌકાર મંત્ર ની વાત કરી એ જ કરો એટલે હે વાત કરી મહારાજ કે નૌકાર મંત્ર બધા આમ બધા બોલીએ છે કે છે તમે ત્રણ મંત્રો કેમ કર્યા કે છે તમે કહું તમને સમજાવું ગયું આ નૌકાર મંત્ર બોલો છો નૌકાર મંત્ર તેમાં નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ આ નવો લોહી સર્વ સાવડમ સાધુ સાધુ કોકે હશે એમ માનીને પહોંચે છે નમો ઉપાધ્યાય એમ તે ઉપાધ્યાય કોઈ હશે એમ માની પહોંચે છે નમો આચાર્ય આયર્યાણમ આચાર્યને પહોંચે છે નમો સિદ્ધાણમ સિદ્ધને પણ પહોંચે છે પણ નમો હરિહંતા હરિહંત કોણ કરવું કોને પહોંચે છે આ ટપાલ સર એ કે છે ચોવીસ તીર્થંકરો ને અરે ભાઈ ચોવીસ તીર્થંકરો તો સિદ્ધ થઈ ગયા ચોવીસ તીર્થંકરો બેન સિદ્ધ થઈ ગયા હવે એમને અંત ના કહેવાય તમને કેમ લાગે છે ચોવીસ તીર્થંકરો સિદ્ધ થઈ ગયા એટલે કલેક્ટર થયા પછી એને અવલકાર પણ કરીએ તો ખોટું દેખાય શું કહે નમસ્કાર કરીએ છીએ નવો સિદ્ધારામ અને પરિવાર એમને અરિયન નમસ્કાર કરીએ માટે આજ આ લોકાર મંત્ર ફળ આપતો નથી એટલે પછી મારા આચાર્ય મહારાજને કેવું પડ્યું આચાર્ય મહારાજને કેવું પડ્યું કે હરિહંત ને નમસ્કાર કરો હરિહંત ને હરિહન ક્યાં છે અત્યારે સિમંદર સ્વામી શું કહ્યું સિમંદર સ્વામી છે એ બ્રહ્માંડ માં છે એટલે એને તૈયાર છે માટે એમનો નમસ્કાર કરો હજુ છે હોવા જોઈએ હરિહન તરીકે આ સંજય બંધ તો આપણું એ ફળ મળે અને નૌકાર મંત્ર એ છે તે સંન્યસ્ત મંત્ર છે કેવો છે સંન્યાસ એટલે જેને હું મારું ના રહ્યું હોય બહુ અને મંત્ર બોલવા હોય તો દુકાળ એ સંન્યાસ મંત્ર બોલાય પણ જયારે સંસાર જોડે લેવા દેવા છે સંસાર જોડે વેપાર રોજગાર છે તો જોડે ને હું મારું છે ત્યાં સુધી બધા મંત્રો ત્રણેય મંત્ર બોલે તો ફળ આપે અને તો બહુ ફળ આપે છે આ ત્રિમંત્રો તો એટલું બધું ફળ આપે છે એમને પૂછ્યા સમજો ને બેને શું કરી બરાબર સિમંદર સામે ના ગયેલા ખરા કોઈ ભારત દેશ ઉપર એમનું અનુસંધાન છે બીજા કોઈ મૂર્તિ નહીં બિહારી બીજા વીસ ઓગણીસ છે બીજા પણ આમનું અનુસંધાન છે આપણા દેશ અને આપણા સચિદાન સંઘ છે ને તે છે તીર્થંકર આ શ્રીમંદર સ્વામી નું એ ગોઠવે છે કારણ કે આ સંકેત છે આપણે મારે તો કશું કરવું નતું પણ આ સંકેત થી થયું ઉત્પન્ન થયું છે એટલે આ સુરત પાસે હાઈવે ઉપર થાય છે લગભગ મહેસાણા મહેસાણા જેવું મૂર્તિ થતી રાખશે મહેસાણા સવા લાખ ની થયેલી તે સવા લાખ એ પૈસા ક્યાંથી આવતા હશે પૈસા તો બેન પૂંછારી હોય ને પુણ્યશાળી પાસે હોય એવું કઈ નથી શું કે પુણ્યશાળી પાસે હોય એવું કઈ નથી પાપી પાસે જો હોય પાપી પાપી પાસે છે પાપી પાસે નથી હું તો સમજાવું બરોબર ના હું આપને તમે મારી વાત સમજો એક બરોબર કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં કાળા બજાર ના અડે અને ધોળા બજારો ના અડે પુણ્ય વગર તો ચોરી નો પૈસો આપણને ના અડે પણ એ એ પાપા નું બંધી પૂન છે કેવું છે એ બેન કે છે ને પાપ તે પાપ માં જ લઈ જાય છે અધોગતિ લઈ જાય છે પૂન એ પુણ્ય જ અધોગતિ લઈ જાય છે ખબર ને ખરાબ વિચાર આવે શું કોનું ભોગવી લઉં કોનું લઈ લઉં આખો દાડો ભેળસેળ કરેલા વિચાર આવે સમજ ને એ અધોગતિમાં જાય છે અને આ પૂન ભોગવી પૂન ભોગવતો નથી ને અધોગતિમાં જઈ રહ્યો છે અને પુણ્યાનુબંધી પુન હોય તે પુણ્ય ભોગવે અને નવું પુન ઉભું થાય એના કરતા પુણ્યાનુબંધી પાપ સારું ત્યાં જ આજ શાક બાક લાવવામાં અડચણ પડે પણ આખો દાડો છે ભગવાનના નામ પર કર્યા કરતો હોય સમજ ને એ પુણ્યાનુબંધી પાપ આ પ્રગટમાં પાપ છે પણ દરેક પુણ્ય જ બાંધી રહ્યો છે એવા ઘણા જીવો છે તમે જોયેલા ને બધા બહુ જોયેલા તમે તો ગાડી ઠેઠ ઠેઠ ને કઈ હું વર્ષોથી આ શોધું છું અને રોજ એક કલાક ગાળું છું હા બોલો હવે આ ફળ છે સ્ટેશન આવ્યો અનુભૂતિ આપડે સ્થળ બળ નહીં અનુભૂતિ જ જોઈએ મોડામાં સાકર મૂકે એટલે તમારે સાહેબ મેરે કહો ગઈ શું એ સમજી ગયો ભાઈ શું કહ્યું પેલું કામનું નહીં પેલું તો બહુ દાડા કર્યું આ અનુભૂતિ નથી કરાવી એટલે આ બેનને તમને બેવને અનુભૂતિ જ પહેલી મને એમને કહ્યું કે એમને બહુ ઉપકાર છે કે છે એ ન આ દેખાય છે જ્ઞાની પુરુષ છે શું છે જ્ઞાની પુરુષ અને પટેલ અંબાલાલ પટેલ નામ છે એમનું દાદા ભગવાન અહીં પ્રગટ થઈ ગયા છે અંદર અંદર પ્રગટ થઈ ગયા છે એ દાદા ભગવાન છે હવે એમના મનમાં ફેર શું છે કહું એ ત્રણસો ને સાહીઠ ડિગ્રી ના છે અને મારે ત્રણસો ને છપ્પન ડિગ્રી છે ચાર છૂટે છે એટલા સારું એ ત્રણસો સાઠ ડિગ્રી વાળાનો હું નમસ્કાર કરું છું શું કરું છું નમસ્કાર તમારે ચાર ખૂટે છે એટલે તો આ તમારા બધા કંઈ ખૂટે છે ખરું થોડું ઘણું એટલે તમારામાં દાદા ભગવાન બેઠા છે તો એ તમારે ખૂટે એટલા માટે આપણે બોલવાનું છે દાદા ભગવાનને અસીમ થઈ જાય કારો સમજ પડે ને હું મારું ખૂટતું પુરાવા કરવા માટે કરવું છું તમારે તમારે ખૂટતું કરવું બોલો એમાં વાંધો આવે એવી વસ્તુ નથી એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય રૂપે થયો નથી હું થવા માગતો નથી શું કહ્યું તમારે ચાર ડિગ્રી ખૂટતી હોય અને ભગવાન જ જો આવું કરે તો પછી લોકો શું નહીં કરે કાળો બજાર જો ભગવાન જ કરતા હોય મારે શું કરવું છે મારે આ જ્ઞાની પુરુષનું પદ મારા આનંદનો સુખનો પાર નથી શું કહ્યું મારી સમાધિનો પાર નથી હું તને સમાધિ કરી આપું મારા નિમિત્તથી તો મારે કેવું ચૂકાય જરૂર ને ભગવાન થઈને મારે કીધું એટલે આ દાદા ભગવાનના અતિ જયકાર બોલવાથી આપણા ભગવાનનું પ્રગટ સ્વરૂપ પ્રગટ થયા કરે શક્તિ વધતી જાય બોલ જે તું દાદા ભગવાન અસીમ તારીખ આઠ છ ત્યાસી તેરાપન ધોરણ શાહીબાગ અમદાવાદ સવાર યુવાચાર્ય મહાપ્રજ્ઞ મારા સાથે क्योंकि काम नमे मृत्यु कुतो भी थी मेरी मौत नहीं होती फिर मुझे डर किया नमे व्याधि कुतो व्यथा रोग नहीं होता फिर व्यथा किस ना हम वृद्धो नवाबाद न बूढ़ा हूँ न बच्चा हूँ न युवा हूँ ऐसा नहीं पुतगल है ये तो सारी पुतगल की अवस्था है मुझ में है ही नहीं पुतगल ही पुतगला तृप्त पुतगल से पुतगल तृप्त होते हैं यंत्रात्मा पुनरात्मना आत्मा से आत्मा तृप्त होता है पर तृप्ति समारोह को ज्ञान न स्तन नहीं जुटते ये परतृप्ति का जो समारोह तृप्ति होती है पुगल की मान लेता हूँ मैं तृप्त होता हूँ ज्ञानी न स्तन नहीं जुटते ज्ञानी के लिए उचित नहीं ज्ञानी में ऐसा नहीं होता हाँ चर्चा भेद विज्ञान से शुरू करें हाँ ऐसे हाँ। ચર્ચા ભેદ વિજ્ઞાન से શરૂ કરીએ ભેદ ભેદ વિજ્ઞાન થી જ આ ચર્ચા શરૂ કરીએ એમ કે છે. हाँ हाँ वो चर्चा बोला जाता ही नहीं हैं? तो भेद विज्ञान की चर्चा होती ही नहीं कभी चर्चा का बात होता है ठीक है चर्चा का अर्थ वार्ता लाभ होता है चर्चा का कोई अलग हाँ अर्थ ठीक है नहीं ठीक है है વાર્તાલાપ એમ. चर्चा का अर्थ और नहीं है हाँ बराबर ये तो वीट काल में जब ये शास्त्रार्थ मल्लबाजियाँ होती थी तब <laughs> चर्चा सबको बदनाम कर दिया चर्चा सब तो, तो बहुत अच्छा है ज्ञान ही नहीं है हाँ। इससे बड़ा कोई ज्ञान वर्ल्ड में नहीं तो फिर भेड़ भेड़ वाला आत्मा तो दस रुपये किलो भेड़ मिलता है कि नहीं मिलता है <laughs> दस रुपये किलो भेड़ भी मिलता है हाँ। बीस रुपया बीस रुपये किलो हाँ, तो तो भेड़ भेड़ वाला आत्मा बीस रुपये किलो की माफक है નિર્ભેદ આત્મા ભેદ વિજ્ઞાન છે તું वही अंतरात्मा और वही परमात्मा वही अंतरात्मा और वही परमात्मा हाँ, अंतरात्मा होना तो हाँ। अंतरात्मा हो गया फिर क्या कुछ नहीं करने का बस अंतरात्मा परमात्मा बन जाए तो वो अंतरात्मा परमात्मा हो रहा है हाँ। अंतरात्मा परमात्मा बोला जाता नहीं हो रहा है कब- कभी हो जाएगा होना शुरू हो जाता है और हो जाएगा होना शुरू हो जाता है और हो जाएगा अंतरात्मा हाँ होना शुरू हो जाता है फिर हो जाता है ये हो जाता है हाँ ભગવાન ગુજરાતીમાં સમજી શકાય હા બરોબર वस्तु को जब जान लेता है कि मैं खुद कौन हूँ जब अंतरात्मा हो जाता है जिस पूर्णत्व हो हो रहा है वस्तुत्व का पूर्णत्व इससे आपसे हो रहा है उससे की कोई हेल्प की जरूरत नहीं क्रिया चालू हो जाती है हाँ। निष्पत्ति आ जाती है क्रिया चालू हो जाती है फिर हाँ। निष्पत्ति आ जाती है निष्पत्ति खुद की गाड़ी गाड़ी वाले खुद ड्राइवर भी खुद कार भी खुद पैसेंजर भी खुद एवं भूत नय में आ जाता है एवं भूत नय में आ जाता है एक बच्चे तो अंतरात्मा हो गया क्यों हो गया वो हाँ। अभी बहिर्मुखी मूल आत्मा है वहाँ तक तकलीफ है हाँ सारी तकलीफ बहिरात्म भाव में हाँ। अंतरात्मा होने के बाद तो रास्ता साफ है और हाँ। कॉलेज हाँ। में कहाँ तक जाने का है हुडात्मा है वहाँ हाँ। तक अंतरात्मा नहीं होगा वहाँ तक कॉलेज में जाने का है सिर्फ दिन कॉलेज की जरूरत नहीं मैं बहुत बार कहा करता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाना है मूर्खता मिटाना कॉलेज का काम नहीं ठीक है एम कहते हैं कि मैं हमेशा कहता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाने का है मूर्खता मूर्ता नहीं मूर्ता मिटाने का काम नहीं मूर्ता ना मिटावे मूर्खता करे कॉलेज एक कॉलेज की मैं बातें करता हूँ महावीर कॉलेज जो है जो हाँ। अध्यात्म बनाता है वही कॉलेज की बात तो मूर्खता निकलती है ठीक है वो महावीर कॉलेज क्या है बुढ़ात्मा हमारे अंतरात्मा हो जाता है हाँ। आते आते आते जब उसका कौन है नहीं, आज की आज की इसको एक्सपीरियंस हो जाता है हाँ। तो अंतरात्मा हो जाता है आज की कठिनाई है कि मूर्खता को मिटाने का उपाय नहीं हो रहा है कैसे व्यापक बनाए ये આજની કઠિનાઈ એ છે કે મૂર્ખતાને મિટાવવાનો ઉપાય નથી મળતો कम કેવી हो રીતે रहा है, मिटावी कम जाए? हो रहा है पहले से ही कठिन था ये अभी नहीं आज नहीं पहले से ही कठिन था हाँ। महावीर के टाइम में भी कठिन था ये। बस आज ज्यादा जरूरी है क्यों मूर्ता ज्यादा बढ़ गई આજે વધારે જરૂર છે કારણ કે મૂર્તા વધી ગઈ છે मुड़ती- मुड़ता ही है दूसरा है ही नहीं। सब लोग मुड़ता में से बाहर निकलने का प्रयत्न बहुत है सबका मगर प्रयत्न काम नहीं लगता है अभी ये आपका विदेश की यात्रा का क्या अनुभव रहा આપકી વિદેશ की यात्रा का क्या अनुभव रहा क्या? फॉरेन ની યાત્રાનો અનુભવ उनके लिए हम फॉरन आर्मी के लिए नहीं गया था हाँ अपना इंडियन के लिए हम गया था उनको तकलीफ बहुत है लोग को हाँ और धर्म उस- उसकी ख्याल में नहीं अमेरिका गए थे अमेरिका मैं आत्मा हूँ ऐसी ख्याल में नहीं नहीं लंदन भी गए हाँ थोड़ा दिन लंदन में अच्छा वहाँ जैनिज्म वाला और वेदांती लोग बहुत है हाँ इसके लिए हम गया था हमारे वो पॉइंट वाले के लिए तो भगवान ने ना बोला है उधर मत जाना बस नहीं तो उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला कि उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला ज्यादा लोगों ने आज समझવાનું મળ્યું बहुत समझने का मिला क्या वस्तु का भान हो गया कितना आदमी को आज का कितना कागज आता है अच्छा कागज इतना कागज आता है तो वस्तुत्व का भान हो गया फिर क्या हो गया कॉलेज का पूर्ण हो गया और सर्टिफाइड सर्टिफिकेट मिल गया विदेशियों को भी ऐसे ज्ञान ऐसे बहुत कम से दिया हुआ है क्यों तो उनमें भी समझने की क्षमता જે હોય એ અમેરિકન્સ ને પણ કે છે કે એ લોકો પણ આપણી વાતો ગ્રહણ કરી શકે કે છે અમે પણ અહીંયા એક મુસલમાન સૂફી હતો એને આ કાયોત્સવ નો પ્રયોગ કરાયો અને એનાથી એને પણ ભેદ વિજ્ઞાન થઈ ગયું કે છે ये विज्ञान क्या फायदा है वो बच्चा है अपना तो हम बोले ऐसा ये भी बोले हम्म। हम्म। उसको कुछ अंतर भेद अंतर भेद होता है तो कहाँ तक रहेगा उसकी समझ में नहीं है जो बोलता है उसका फल तो देता है भेद का उसकी तो समझ नहीं फिर फिर फिर अभेद हो जाएगा फिर तो। बच्चे की हो सकता है ये जो पुनर्जन्म समझता नहीं इसके लिए ये विज्ञान है ही नहीं पुनर्जन्म समझता है इसके लिए विज्ञान है हम्म। महावीर पुनर्जन्म का विज्ञान और वेदांत विज्ञान पुनर्जन्म के लिए है आचार्य सूत्र में पुनर्जन्म से ही सारा शुरू होता है કે આચરણ સૂત્ર में पुनर्जन्म से ही सब सारा सु- શરૂ होता है આચરણ સૂત્ર પુનર્જન્મ થી જ શરૂ થાય છે हाँ पुनर्जन्म से ही छते मोक्ष का मार्ग का ख्याल होता है नहीं तो, तो भगवान ने हमने जन्म दिया और भगवान ने हमने मार दिया पहले अपने वो मेघ के बारे में वही है ना हाँ। जाति स्मरण हो गया हाँ। तो। आप बता दीजिए आपने पढ़ी है मैंने पढ़ी है मैंने बताई पुस्तक सुबह ही बताई अच्छा नहीं भाई कुमार जब एकदम विचलित हो गया तो महावीर के पास आया तो महावीर ने सबसे पहले यही पुनर्जन्म का बोध कराया कि तू याद कर पिछले जन्म में हाथी था तब तूने क्या किया और आज तू क्या कर रहा એ સંબોધિમાં છે ને શરૂઆત એનાથી થાય છે જાતિ સ્મરણ માં સમજાય તો પછી એની શ્રદ્ધા અનેક ગણી વધી જાય છે पुनर्जन्म समझे तो फिर क्या बहुत बात समझ गया हाँ वेद विज्ञान में कितनी कितना ज्यादा बात तो इसमें पुनर्जन्म में ही समझ जाता है हम्म, वेद विज्ञान मगर पुनर्जन्म समझता नहीं सब लोग ऐसे मानता है सब लोग ने बोला कि ये अपना पुनर्जन्म है ग- गए पीछे का अवतार का ये वैर है ये पीछे का अवतार का ये ये ऋणानुबंध है सब मानते हैं मानते हैं पर जानते समझ में नहीं, नहीं समझ जानते नहीं है तो फिर फिर एक फॉरेन वाला था हाँ, वो साइंटिस्ट हमको मिला औरंगाबाद में हाँ, तो ऐसी माला पचास सौ हमको लगाई दी थी अच्छा तो उसको देख के ए- एयरपोर्ट को देख के उसको ये हो गया कि कौन आदमी है हाँ ठीक है दुनिया पुनर्जन्म मानती नहीं हिंदुस्तान अकेला ही मानता है हाँ, ठीक है तो सिक्सटी करोड़ आदमी पुनर्जन्म मानता है और दूसरा सब चार बजे आदमी पुनर्जन्म नहीं मानता है इसलिए आपका मत होता नहीं सच्चा है हम सच्चा मानता नहीं हम्म। मगर हम तलब करने के लिए आया कि हिंदुस्तान में कोई किसी की बात पूछ लेना अच्छा है पहले से तो जब महात्मा को जब पूछ दिया वो महात्मा ने बता दिया कि भाई एक आदमी को आठ बजे जन्म एक बच्चा को होगा वो आराम से जिंदा रहता है एक आदमी को आठ बजे जन्म हो गया है वो मर जाता है इसकी मदर मदर जाती है इसका फादर बदल है एक गरीब के वहाँ जन्म होता है राजे के वहाँ होता है वो बोलने लगा कि ऐसी तो वो भगवान की मर्जी थी ऐसी क्या बोल दिया भगवान की मर्जी थी सब पानी पानी डाल दिया सब सबकी मिलिक से पानी डाल दिया फिर मेरे को बोलने लगे आप कुछ इससे आगे बताने के लिए तैयार है मैंने बोल दिया कि मैं विज्ञान से बताने को तैयार हूँ तो बोलने लगा कि मैं पांच साल आपके साथ रहेगा मैंने बोला मेरे को पांच साल टाइम नहीं है वे बोलने लगे कि भाई आप बताने को नहीं मांगता तो बताने को तैयार है विद इन टेन मिनट ये प्लेन में बता देंगे आप साइंटिस्ट है तो आपको खाली क्या चाहिए बेसिक बेसिक चाहिए नॉट इन डिटेल बेसिक बता दिया है खुश हो गया तो लेकिन वैज्ञानिक रीते है पुण्य धर्म तो मुस्लिम भी समझ जाता है कोई भी आदमी समझ जाता है हाँ समझ सकता है तर्क से नहीं हो सकता अनुभव से हो सकता है है ऐसा ही बॉडी हो जाता है कैसा पूर्ण तरफ होता है बॉडी किस किस तरह माफिक होता है वो सब जो जानता है ज्ञानी वो सब बता सकता है ये तर्क का काम नहीं है ये अनुभव का काम है ये तर्क का काम नहीं है अनुभव का काम है तर्क का काम नहीं है। तर्क वहाँ चलेगा नहीं तर्क नहीं चलेगा तर्क तो वे ज्यादा जानते हैं बहुत प्रबुद्ध है वे लोग और तर्क से जो ग्राफिंग कर किया है तर्क से जो ग्राफिंग किया है वहाँ बिल्कुल यूजलेस माना जाता है हाँ, तर्क से जो ग्राफिंग करता है ऐसे ग्राफ करता है ना तो तर्क से वो सब यूजलेस है वहाँ तर्क का ग्राफिक नहीं चलेगा हमने तर्क का ग्राफ देखा है नहीं देखा तार्किक ग्राफ नहीं देखा है ऐसे ग्राफ करता है ऐसे ग्राफ हाँ, करता है हाँ, वो नहीं चल रहा है सच्ची बात है महावीर का सिद्धांत है जिधर हम्म। विरोधाभास कभी है ही नहीं हम्म। अनुभव का है प्रज्ञा का है अनुभव का है प्रज्ञा का है अनेक तो अनेकांत है हम्म। साधवाद है और महावीर हार के बैठा के दुनिया से हार के बैठा है तथा दुनिया क्या बोलती वो जीत के बैठा है सबके हार के बैठा और दुनिया क्या बोल रही वो जीत के बैठा है तो हमारे पास बड़े बड़े पंडित आता है वो निवेदन मार्ग का हम्म। तो हम बोलता है कि हम आप बड़ा पंडित है विधान है हम ऐसा है ऐसे हम हम हार के बैठे लाए तो बोलने लगता है कि ऐसा नहीं आप हार के बैठा ऐसा नहीं बोले चले नहीं चलेगा ऐसा हम हमको हमारा जवाब देना ही पड़ेगा हम बोलेगा जवाब देगा तो तुम हार के पीछे जाएगा इधर से अभी जीत अभी जीत में हो, हाँ, आराम से हो गैर जाके हो जाओ हो जाओ आराम से आचार्य श्री के पास दीवानी में कुछ आर्य समाजी विद्वान आए उन्होंने कहा कि शास्त्रार्थ करेंगे तो आचार्य श्री ने कहा क्यों करना चाहते हैं पंडित जी की बात हम तो अनुभव ज्ञानी है अनुभवी ज्ञानी हम्म। नॉट थिएट्रिकल अनुभवी प्रैक्टिकल है की कोई बात हम पंडित जी की बातें जानता नहीं और धीरे धीरे हमको नहीं मिला है वो मिला नहीं कोई हाँ, हाँ। और हम खुद भी समझता नहीं ये वर्ल्ड की दुनिया की बात ही समझता नहीं धंधा करता है मगर धंधा की बात समझता नहीं धंधा करते क्या कॉन्ट्रैक्टर कॉन्ट्रैक्टर है बिल्डिंग करते हैं क्या अभी अब तो इनके पार्टनर चला पार्टनर है सब अभी तो और धंधा क्या चलेगा हाँ मगर वो जो क- सिद्धांत कर करना कर्म का सिद्धांत से होता है तो वो करना ही पड़ता है वो कर्म का सिद्धांत है हम्म, जैसे जैसे पक्षाघात होता है वैसा नहीं करना पड़ता जैसे भी धंधा भी पक्षाघात ही है वो भी हाँ। पक्षाघात पसंद नहीं पड़े तो करना पड़ता है करना पड़ता है। पक्षाघात नहीं करना है। हम्म। प्रत्याघात भोगना पड़ेगा नहीं पैरालिसिस हो जाए तो पड़ता है वो हाँ। करना ही पड़ता है ना ये भी वैसी ही हाँ, है कुछ लोगों से दादा हमने ऐसा सुना है कि आपने श्री सुरेंद्र स्वामी से संपर्क किया है आपको हमको सी मिल गया है हम्म। वर्ल्ड में कोई आदमी सब आदमी ने हमको एन ओ सी दे दिया है नो ऑब्जेक्ट हम्म। कोई हमको रोक सकता नहीं कैसे होगा अनुभव के स्तर पर कोई दो होता नहीं तर्क से कोई एक बनता नहीं तो अपने आप ही हो गया सर्टिफिकेट जैसे तर्क से दो होता नहीं है नहीं नहीं एक नहीं होता है हाँ, अनुभव में कोई दो होता नहीं अनुभव में कोई दो होता नहीं हजार आदमी मिलेंगे तो अनुभव सबका एक होगा हाँ, हजार आदमी भेगा करते तो, तो अनुभव बताने एक का जस्ते और हजार तार्किक मिलेंगे तो पाँच हजार जाएगा અગિયાર આદમીનો ને હજાર પા- હજાર અજ્ઞ- અજ્ઞાની તાર્કિક ભેગા થશે તો પાંચ હજાર એના મ- અનુભવ થશે મત થશે અને જે જ્ઞાની હશે અને હજાર જ્ઞાની હશે मत एक તો મત બધાનો એક જ હશે वो एक लाख आदमी हो- ज्ञानी हो तो एक ही होगा। हाँ लाख और एक आदमी का हजारों बस क्योंकि विकल्पी है और ज्ञानी निर्विकल्पी है हाँ, निर्विकल्पी इधर होता ही नहीं कोई दूसरा મહારાજ સાહેબ પૂછે છે हाँ। મહારાજ સાહેબ પૂછે છે કે અ, અમે એવું સાંભળ્યું કે આપને આપે સિમંદર સ્વામી જોડે અનુસંધાન કરેલું છે કરીને આપનું એ શું છે मेरा तो आपके साथ भी है अकेला सिमंदर साहब के साथ नहीं मेरे साथ तो क्या सिमंदर साहब ये सबसे बड़ा हो गया आप नहीं बड़ा है बड़े छोटे आप भी है वो आप जो मैं मैं भी जानता हूँ वो इसमें चेंज नहीं है कोई मगर वो व्यवहार से वो बड़ा है वो निश्चित से तरीका है नहीं बड़े छोटे का प्रश्न नहीं है प्रश्न है आपका संपर्क हुआ है या नहीं हुआ यह सी या ना सी जानना चाहता हूँ એ કે છે કે બળ- આ સવાલ નથી સવાલ આપનો એમની જોડે અનુસંધાન થયું છે કે નથી થયું સંપર્ક થયો છે કે નથી થયો એ જાણવું છે. ये इतना हमको संपर्क हो गया है कि ये भारत देश में इनका दर्शन चालू हो जाए क्योंकि सबको श्रद्धा दर्शन ज्ञान विज्ञान तो है अपने पास तो फिर तो सबका तो मान्यता या ऐसा है जैसा कि मैंने कल आपसे सुना कि आप एक नया मंदिर बना रहे हैं जिसमें सिमंदर स्वामी भी होंगे वासुदेव भी होंगे और शिव भी होंगे तो फिर एक नया और खड़ा हो जाएगा दादा के नाम से फिर एक नया रूप और आ जाएगा सामने और जो श्रद्धा चल रही है तो वो नई श्रद्धा और शुरू हो जाएगी क्या तो आपका उद्देश्य यही है जब आप चाह रहे हैं कि दादा तो जो है वो है तो फिर ये नई श्रद्धा के नाम से नया क्यों किया जा रहा है ગઈકાલે આપણે પેલી વાત કરી ને કે સિમંદર સ્વામીનું વાસુદેવનું અને શિવનું મંદિર થવાનું છે તો કે કે આ કે છે કે દાદા ભગવાન નામથી એક આ નવું ઊભું થાય કે છે અને એક નવી શ્રદ્ધા લોકોમાં ઊભી થાય તો કે ત- દાદા ભગવાન તો અંદર છે दादा भगवान ने लेवा देवा नहीं इसमें दादा भगवान ने क्या ले लेता है वो तो मोक्ष मोक्ष में जाने वाला है इधर क्या करेगा वो आप वो तो व्यवहार है वो तो मंदिर है नहीं तो व्यवहार है इसमें रिश्ते वाले को कोई जरूरत नहीं है और दादा भगवान निश्चय वाले ने ऐसा किया है ना इसलिए लोग उसको फिर व्यवहार करेंगे हम्म? निश्चय मानने वाले ने तो ऐसा किया है व्यवहार का प्रवर्तन निश्चय मानने वाले ने ऐसा व्यवहार का प्रवर्तन किया है ना व्यवहार से निश्चय होता है मगर व्यवहार पहला होना चाहिए व्यवहार से वो पुण्य पाप भी होता है इससे आगे चलता है थोड़े थोड़े थोड़े थोड़े अरे अभी तो तीर्थंकर तो चाहिए नहीं तीर्थंकर नहीं बिना तीर्थंकर बिना क्या दूसरा तीर्थंकर को है ही नहीं तीर्थंकर से जब आप यहाँ से साक्षात करते हैं तो सभी यहीं से कर सकते हैं तीर्थंकर तो जब आप हमारा संबंध होगा तो वहीं से करेंगे फिर यहाँ से क्यों कराते हैं तीर्थंकर के तीर्थंकर नो जो संबंध है આપ અહીંથી જ કરાવો સીધું ત્યાંથી જ કરાવી શકો છો તો પછી અહીંથી કરાવવાની આવી જરૂર છે તીર્થંકર ની हाँ સિમંદર સ્વામી. સિમંદર સ્વામી નું જે છે સંપર્ક તમે એમની સાથે જ ડાયરેક્ટ કરાવો છો તો પછી આવું અહીંયાથી કરાવવાની જરૂર શું આ અહીંયા તો આપ દેરાસર બનાવવાનું ને એ બધું સંપર્ક કરાવો. हमारे जरूर नहीं है हमको जरूर नहीं हमको जरूर नहीं हमको तो इसमें कोई फायदा ही नहीं जरूर जरूर नहीं हमारे दर्शन की भी जरूर है देरासर में दर्शन की जरूर है ही नहीं मगर करता भी है क्योंकि पीछे वाले को ऐसा नहीं लगे कि व्यवहार खोटा है व्यवहार का पालन करते हैं हाँ हाँ लोग समुदाय का लिए हमें करता है हमारी क्या जरूरत है तो मूर्ति का हमको अमूर्त हो गया फिर अमूर्त का दर्शन अमूर्त का ज्ञान अमूर्त का चारित्र देखा है हमने अमूर्त का चारित्र क्या है हमने देखा है हमारा अनुभव में है व्यवहार का पालन तीर्थंकर भी करते हैं सिमंदर व्यवहार का पालन तीर्थंकर भी करते हैं व्यवहार का पालन तीर्थंकर करना ही पड़ता है व्यवहार का पालन तीर्थंकर बहुत अच्छी तरह से करता ज्यादा करता है क्योंकि और वे जिम्मे- इसलिए कहते जिम्मेदार- हैं कि अगर हम नहीं करेंगे तो पीछे वाले वे पालेंगे नहीं કે હમ નહીં કર એટલા માટે કરે કે પોતે જો ના કરે તો પાછળના લોકો કરે. हाँ पब्लिक बड़ी ऐसी चली जाएगी नहीं तो फिर एक नई मूर्ता और पैदा होगी नई मूर्ता और पैदा होगी एक પછી આ એક નવી મૂર્તા પેદા થશે उठा મૂર્તા हाँ, મૂર્તા हाँ, मूर्छा મૂર્છા इससे ये सब मुद्दा है ना इससे वो अच्छी रहेगी मुद्दा तो फिर उसको मूर्छा कहिए आप फिर उसको मूर्छा कहिए ये नई मूर्छा मैंने पैदा की है और ठीक तब मैं मान लूंगा इस बात को તો કે છે તમે એવું કહો કે આ મેં નવી મૂર્છા પેદા કરી છે તો હું માની લઈશ કે છે. हमें करिए नहीं हमारे हमारे किसी का लेना देना। हमारे को लेना देना नहीं हमको जो संकेत मिला है सबको दे दिया बोल दिया कि भाई तुम्हें ऐसा जो करना हो तो करो नहीं करना हो तो तुम्हारी ये मर्जी। संकेत सिमंदर स्वामी ने दिया आपको ये संकेत सिमंदर स्वामी ने दिया है क्या आपको આ- ये संकेत सिमंदर स्वामी ने दिया है आपको स्वामी को क्या जरूर है इनकी कुछ जरूर नहीं इनके तो तो बाकी दुनिया का ब्रह्मांड भगवान को के व्यवहार में लगता है और निश्चय भी है इनकी क्या जरूर है जरूर जिसको है उसको है नहीं तो जब आप कह रहे आप जब यह भाषा बोलते हैं कि मेरे को ऐसा भगवान से संकेत मिला है संकेत मिला है उसका संकेत का तात्पर्य लोग ये समझते हैं कि सिमंदर स्वामी से मिला होगा या और किसी भगवान से मिला होगा કે આપ જે કહો છો ને કે મને સંકેત મળ્યો છે આવો તો કે લોકો એવું એનું તાત્પર્ય સમજે છે કે આ સંકેત તમને સિમંદર સ્વામી થી મળ્યો કે કોઈ બીજા ભગવાન થી મળ્યો એમ. हाँ मगर इसमें क्या कुछ भूल है संकेत मरे ज्यादा बढ़ जाता है मूर्छा कमी है हिंदुस्तान में हिंदुस्तान में कमी है मूर्छा वो मूर्छा क्या महासागर हो गए मूर्छा तो बनी मूर्छा तो बहुत ये मूर्छा कमी करने के लिए हो रहा है आप आपको मैं सत्य बताता हूँ ये मूर्छा जो तो महासागर हो गए इससे कमी करने के लिए मूर्छा है ये भी मूर्छा है ये भी मूर्छा है इससे आगे जाने का है मूर्छा से मूर्छा काट, काटने का है से मूर्छा से मूर्छा काटने की है ये जब तक शरीर धारी है तब तक एक संस्कार से दूसरे संस्कार को काटना होता है ठीक है कि एक संस्कार नया पैदा कर जो कम निर्दोष हो तो उससे ज्यादा दोष वाले को काटना है लेकिन उस संस्कार को भी पार कर जाना है जब तक आ, आप, आप और साहब बोलो गुस्सा करने की जरूरत है हम उनकी छोड़ देगा ऐसे हमारे ऐसा नहीं ये नहीं है कि हमारे करने का ही है <laughs> हमारा दुराग्रह नहीं है मैं आग्रह की बात नहीं करना तो ऐसे प्रश्न जानने के लिए पूछा कुछ लोग जब ऐसा कहते हैं ना कि श्री सिमंदर स्वामी से ये साक्षात करते हैं यहाँ से वहाँ जाते हैं तो ये तो इतना जानना चाहते हैं ये साक्षात्कार होता है हाँ। सिमंदर स्वामी जी हम વ્યક્તિ સંપર્ક સ્વામી પાસે જાઓ છો પછી લોકોને એમનો સાક્ષાત્કાર કરાવો છો જતો નથી ને આવતો એ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકાય એવું છે નહીં ફક્ત જ્ઞાની પુરુષને એમને અહીંથી દેહ ઉત્પન્ન થાય છે શું નામ કે શાસ્ત્ર અહીંથી દેહ ઉત્પન્ન થાય છે એ માં શું કે છે ગ્રહીવેય ગ્રહીવેય